એ આવો આવો મારા નાના મોટા ટાબરી આવો હું છું વાર્તા કહેનારો તમને ખબર છે મારો દોસ્તો આજે છે ને આજે એક ખાસમ ખાસ દિવસ છે ઓ ભાઈ આજે તો આ વેદ અને વ્રજભાઈનો જન્મદિવસ છે આ આ બંને ભાઈઓ રોજ વાર્તા સાંભળે છે અને એના ભાઈબંધોને બધાને કે છે ઘરમાં હો સાંભળો સાંભળો વેદભાઈ વ્રજભાઈ આજે હું તમને સૌને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું અને વાર્તાનું નામ છે લાલચ બહુ બુરી ધ્યાનથી સાંભળજો હો ભાઈ એક હતું ગામ એ ગામમાં એક વેપારી રહેતો હતો વેપારીનું મજાનું ઘર હતું અને એ ઘરમાં એક કબૂતરે માળો કર્યો હતો હવે એક દિવસની વાત છે એક કાગડો વેપારીના ઘર બાજુએથી નીકળો ઉડતો ઉડતો મજાની રસોઈની સુગંધ એણે આવતી જોઈ અને એનું તો મન લલચાયું પણ ઘરમાં કેવી રીતે જવાય એટલામાં પેલું કબૂતર વેપારીના ઘરમાંથી ઉડતું ઉડતું નીકળ્યું કાગડો તો કબૂતરની પાછળ ઉડવા લાગ્યો કબૂતર ચણ ચણવા જતું હતું ને કાગડાને થયું કે આ કબૂતર સાથે ભાઈબંધી કરવું તો ઘરમાં એની સાથે જવાય હવે કબૂતર એક ચબૂતરા પર દાણા ચણવા માટે બેઠું અને આ કાગડો પણ એની જોડે બેઠો કબૂતર કાગડાને જોઈને બોલ્યું અરે કાગડા ભાઈ તમે કેમ મારી પાછળ પાછળ આવ્યા છો કાગડો તો કે અરે તું મજાનું છે મને થયું કે તારા જેવો મારે એક ભાઈબંધ હોય તો કેવી મજા આવે હમ સમજો તમારી વાત તો ઠીક છે પણ એ કેવી રીતે બને આ તારું અને મારું ભોજન અલગ અલગ આપણી ભાઈબંધી કેમ થાય કબૂતરે તો કાગડાને આવું કહ્યું પણ કાગડો કે તું એની ચિંતા ન કર તું મને તારો દોસ્ત બનાવ મારી ખાવાની ચિંતા તું ન કર આપણે બંને સંપીને રહીશું પછી તો સાંજ પડી એટલે કબૂતર પાછું ફર્યું વેપારીના ઘરમાં કાગડો એની પાછળ પાછળ ઘરમાં ઘૂસી ગયો હો ભાઈ વેપારીએ આ જોયું પણ એને થયું કે હશે કબૂતરનું છે ભાઈ બંધ તો પછી તો એક દિવસની વાત છે વેપારીના ઘરે થોડાક મહેમાન આવ્યા હતા અને રસોઈયો સરસ મજાની રસોઈ બનાવતો હતો અને સાથે સાથે થોડીક માછલીઓ પણ રાંધી હતી એણે હો કાગડાને એની સોડમ આવી કાગડાનું મન એમાં લલચાયું એણે કોઈ પણ રીતે માછલી તફડાવવાનું વિચાર્યું હો ભોજનનો સમય થયો એટલે કબૂતર બોલું ચાલો દોસ્ત બહાર જઈએ આ પેલા ચબૂતરે જઈને પેટ ભરી આવ્યા પણ કાગડાની મરજી આજે જુદી હતી હો ભાઈ એણે તો કહ્યું અરે ભાઈબંધ આજ તું જા એકલો મને તો પેટમાં દુખે છે હું તો અહીં આરામ કરીશ ઘરમાં બિચારું ભોળું કબૂતર તો ચાલુ ગયું પણ કાગડો ટાંપીને બેઠો હતો કે ક્યારે રસોઈયો બહાર નીકળે અને રસોઈ ઉપર ઝપટ મારું રસોઈયો હાથ લૂછતો લૂછતો બગાસું ખાતો ખાતો બહાર નીકળો રસોડામાંથી અને કાગડો ઘૂસો અંદર રસોડામાં પણ એની પાંખના ફફડાટથી એક વાસણ પડ્યું ને ખખડાટ થયો રસોયો દોડો રસોડામાં તો કાગડો અને કાગડાના મોઢામાં પકાવેલી માછલી રસોયો તો કૂદો અને ઝડપી લીધો કાગડાને હાથમાં એની પકડી ડોક બિચારા કાગડાભાઈની તો ડોક જ મરડાઈ ગઈ હો ભાઈ સાંજે કબૂતર આવ્યું અને કાગડો તો મરણ તોલ પડ્યો હતો અને પોતાના માળામાં માછલીનો એક ટુકડો પડેલો જોયો કબૂતરે કબૂતરને બધો ખ્યાલ આવી ગયો કે કાગડો કેમ નહોતો આવ્યો કબૂતર સમજી ગયું કે કાગડાએ પોતાની સાથે દોસ્તી શું કામ કરી હતી ભાઈ આવા કાગડા જેવા માણસો સાથે દોસ્તી કરીએ એટલે આપણે હેરાન થવું પડે હો ભાઈ અને મુશ્કેલીમાં મુકાવવું પડે સમજાને વેદભાઈ વ્રજભાઈ તમે આ વાર્તા બીજાને કહેજો તમારા ભાઈબંધોને હો ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ 澳洲。